એ આવો આવો મારા નાના મોટા ટોબરીઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો કચ્છમાં બેઠા બેઠા હિતાંશી બેન વાર્તા સાંભળે છે આવો આવો હિતાંશી બેન બાળ દોસ્તો તમને બધાને ખબર છે આજે આ હિતાંશી બેનનો જન્મદિવસ છે હિતાંશી બેન તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ એમની સાથે એમના ભાઈઓ પ્રયાસ વ્યોમ જિષ્ણુ ને તીર્થ પણ વાર્તા સાંભળે છે આવો આવો આજે હું તમને ગીજુભાઈ બધેકાની એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ વાર્તાનું નામ છે બુલબુલ એક હતો રાજમહેલ મહેલ તો ભવ્ય અને સુંદર જાણે સ્ફટિકનો ફરતી વાળી જાણે નંદનવનો આગે એક જાડી ઝાડ તો જાણે આકાશે અડ્યા દૂર દૂર એક અઘોર વન આકાશ જેટલું ઊંડું એમાં રહે એક બુલબુલ મીઠું એનું ગાન કોમળ એનો સૂર સાંભળીને જળ જંપી જાય પવન થંભી જાય ચાંદો તારા થાક ખાય જે સાંભળે તે કહે આ કઈ બુલબુલ ન હોય કાં કોઈ અપ્સરા કે કાં તો કોઈ નાગ કન્યા છે કોણ જાણે કોનાય સાપ લાગ્યા હશે દેશ દેશથી લોકો આવે મહેલ જોઈ વાડી જોઈ ઝાડી જોઈ વન જોઈ બુલબુલ જોઈ ને સૌ પાછા જાય વાત કહે તો એક બુલબુલની જ કહે ગ્રંથ લખે તો અંદર લખે બીજું બધું તો ઠીક પણ બુલબુલની ટોચે કોઈ ન આવે જ્યારે સાંભળો ત્યારે એક બુલબુલની જ વાત રાજા કહે મારા જ રાજમાં બુલબુલ મારા જ વનમાં બુલબુલ ને મને ખબર નહીં લો બોલો પ્રધાનને રાજમહેલે બોલાવ્યા અને પૂછું પ્રધાનજી પ્રધાનજી આ શું બુલબુલની જાત્રા ચાલે બુલબુલની કવિતા થાય બુલબુલના ચિત્રો થાય ને હું જ એક એ વાત ન જાણું પ્રધાનજી કે મહારાજ એવું તે કેમ હોય હું એ જાણતો નથી રાજા કે જુઓ આ ગ્રંથ અને જુઓ આ ચિત્રો આ આપણો મહેલ આ આપણી વાડી આ આપણું વન ને એ આ એમાં બુલબુલ બધું ચિત્રું છે પકડી મંગાવો એ બુલબુલને આ ઘડીએ ને આ ઘડીએ પ્રધાનજી તો દોડ્યા અમીરને પૂછ્યું ઉમરાવને પૂછ્યું નોકરને પૂછ્યું ને ચાકરને પૂછ્યું બ્રાહ્મણને પૂછ્યું દરજીને પૂછ્યું સોનીને પૂછ્યું છે કોઈને બુલબુલની ખબર સૌ કે મહારાજ અમને ખબર નથી પ્રધાનજી તો વિલે મોઢે પાછા આવ્યા પગ પછાડીને રાજા બોલ્યો શું આ ચોપડી ખોટી સાંજ પહેલા બુલબુલ લાવો લાવો તો હા નીકર ના ન લાવો તો ઘાણીએ ગાલીને તેલ કાઢું પ્રધાનજી તો ગભરાયા હાંફળા ફાંફળા દોડ્યા જાય ને પૂછતા જોઈ પૂછતા જાય હો કોઈએ બુલબુલ ભાડ્યું છે પછી તો હિતાંશી બેન રસ્તે એક છોડી મળી તમારી જેવી છોડી કે પ્રધાનજી મેં બુલબુલ ભાડ્યું છે અઘોર વનમાં રહે છે મીઠું મીઠું ગાય છે એવું તો ગાય છે કે મોર બધા નાચે કોયલ બધી કૂજે હું તો ઊંઘી જાઉં પ્રધાનજી તો બુલબુલ જોવા ચાલ્યા અમીર ઉમરાવ કહે અમે પણ આવ્યા નોકર ચાકર પણ સાથે ચાલ્યા ગામ બધું ચાલી નીકળું કેમ જાણે બુલબુલને મેળે નીકળ્યા લો બોલો પછી તો હિતાંશી બહેન જરા દૂર ગયા ત્યાં તો મા કરતી ગાય મળી હમીર ઉમરાવ કહે એલા બુલબુલ લાગે છે વાહ શો એનો કૂણો અવાજ છોકરી કે નારે ના એ તો ગાય છે જરાક આગે ગયા ત્યાં એક ખાડામાં દેડકા ડ્રાઉ ડ્રાવ ડ્રાવ એમ કરતા હતા પ્રધાનજી કહે છોકરી બુલબુલ બોલતું લાગે છે કેવો મીઠો અવાજ છોકરી કે અરે રામ એટલી ખબર નથી એ તો દેડકા છે संग बदो वनमा आवो छोकरी के चुप બધા ચૂપ થઈ ગયા ત્યાં તો બુલબુલે ગાયું મીઠાશ ની નદીઓ રેલી કોમળતા ની કળીઓ ખીલી બધા કે વાહ વાહ વાહ રાધાન કે બુલબુલજી બુલબુલજી તમે અમારા મહેલે આવશો મીઠા મીઠા ગીત ગાશો રાજાજીએ હઠ લીધી છે બુલબુલ કે અમે તો વનના રાજા પણ ચાલો તમે કહો તો આવીએ બુલબુલને તો મહેલમાં આણ્યું રાત પડી ધૂપધાપનો મગમગાટ અત્તર ગુલાબની રેલમ છેલ અગરુ ચંદન અપરંપાર ફૂલોના તો ઢગલે ઢગલા દિવાની તો દિવાળી મહેલ આખો જળહળાટ એક સિંહાસન ઉપર રાજા અને બીજા સિંહાસન ઉપર બુલબુલ રાજા કહે બુલબુલજી બુલબુલજી સંભળાવો તમારું ગીત શા અમારા ધન ભાગ્ય બુલબુલે ગાયું અપૂર્વ અને અદ્ભુત ગાન રસની જાણે રેલ ચાલી રાજાના ગાલે હર્ષના આંસુ ટેપ્યા કચેરી આખી સ્તબ્ધ બની ગઈ રાજા કે એક વાર વધારે બુલબુલે ફરી ગાયું સૌ કે ઓહો બહુ સુંદર બહુ મોહક ફરી પાછું ગાન સૌ કે અરે વાહ હજી હજી વળી પાછું ગાન સૌ કે અદ્ભુત અદ્ભુત રાજા કે બુલબુલજી આજથી તમે અમારા રાજ ગવૈયા સોનાને પાંજરે તમારો વાસ ઉપવનના ફળો તમારો ઉપહાર મીઠા મીઠા દૂધ તમારું અનુપાન તમે અમારે ત્યાં રહો એમ કરતા એક દિવસ રાજા ઉપર એક પેટી આવી ઉપર લખેલું બુલબુલ ખોલીને જોયું ત્યાં તો અંદર એક સોનાનું બુલબુલ રૂપાની એની પાંખો અને પાંખે પાંખે હીરા જડ્યા હોય તાનસી ચાવી ફેરવે ત્યાં ગાય ચાવી ફેરવે ત્યાં ગાય તેત્રીસ વખત ચાવી ફેરવી અને બુલબુલે તેત્રીસ વખત ગાયું બોલો બધા કે આ બુલબુલ ચડે રાજા કે હવે આપણા બુલબુલનો વારો પાંજરા સામે જુએ ત્યાં બુલબુલ ન મળે રાજા કે અરે નિમખ હરામ પંખી ક્રોધ ક્યાંય સમાય નહીં રાજા કે ચાલો કાંઈ નહીં આપણે આ બુલબુલ સારું છે પેટી વાળું એ ગયું તો ભલે ગયું એ બુલબુલને કાંઈ હીરાની પાંખો હતી રાજાની કચેરીમાં તો હીરા જડિત બુલબુલ ચાવી ફેરવે ત્યાં ગાય ચાવી ફેરવે ત્યાં ગાય પણ એક દિવસ ખર ખર ખર ને નવા બુલબુલનું ગાણું ખલાસ રાજા કે બુલબુલ માંદું પડ્યું વેદો બોલાવ્યા ડાક્ટરો બોલાવ્યા કારીગર કુટી થાય થાક્યા પણ બુલબુલ તો અટકી પડ્યું એમ કરતા રાજા માંદો પડ્યો પેલું સોનાનું બુલબુલ તો પાસેનું પાસે જ ગાય નહીં તેથી શું એના હીરા માણેક તો રૂપાળા હતા ને પણ રાજાની માંદગી તો વધવા લાગી પીડાનો તો પાર નહીં દર્દ દર્દથી રહ્યું ન જાય ખાવું ન ભાવે અને પીવું ન ભાવે કોઈનું બોલવું ગમે ત્યારે ને મોત જાણે પાસે આવ્યું ગભરામણનો પાર નહીં પેલા સોનાના બુલબુલને જોઈને રાજા કે ભાઈ એક ગીત તો ગા કંઈક પીડા નરમ પડે તારા તેત્રીસ તેત્રીસ ગીતો ક્યાં ગયા પણ કાંઈ સોનાનું બુલબુલ ગાય એવામાં પેલો ચીર પરિચિત મધુર કંઠ સંભળાયો જીવમાં જીવ આવ્યો શરીરમાં ચેતન આવ્યું આંખોમાં તેજ આવ્યું ને રાજા કે આવ્યું મારું બુલબુલ આવ્યું આવ મારા પ્રાણ એકવાર ગા તારું છેલ્લું ગીત સાંભળી લઉં બુલબુલે ગાયું મુક્ત કંઠે ગાયું મીઠું મીઠું ગાયું અને તો મૃત્યુ પણ થંભી ગયું ભાઈ મૃત્યુ કે બુલબુલ ગા ગા યમલોકમાં એવું ગાન નથી સાંભળ્યું તારા જેવું બુલબુલ કે ગાવ પણ રાજાનો તાજ આપીશ મૃત્યુ કે જરૂર જે કહે તે આપું બુલબુલે તો ગાયું સરળ કંઠે ગાયું મીઠું ગાયું પછી મૃત્યુએ કહ્યું બુલબુલ ના અટક ગા ગાયે જા બુલબુલ કે ગાવ તો ખરું પણ મને રાજદંડ આપીશ યમ કે રાજદંડ અરે એથી વધારે તું જે માગે તે આપીશ બુલબુલે તો ગાયું મીઠું ગાયું કોમળ કોમળ બધું ગાયું યમ કે માગ માગ માગે તે આપું બુલબુલ કે માગું માગું રાજાનું જીવન યમ લોકમાં પાછો જા મારા રાજાને છોડી દે બુલબુલે તો હજાર હજાર ગીત ગાયા યમ રાજા પ્રસન્ન થયા અને રાજા તો જીવી ગયો રાજા કે બુલબુલ તે મને જીવતદાન આપ્યું તું મારો પરમ મિત્ર આ રાજ તારું બુલબુલ કે અમે તો વનના વાસી અમે તો ફરતા રામ અમારું રાજ તો સ્વતંત્ર વિહાર અમારું કોઈ રાજ નહીં પરંતુ આવીશ જરૂર આવીશ રોજ રાત્રિએ તારી બારીએ બેસીને એકાદ ગીત તો જરૂર ગાઈશ ચીનના રાજાની બારીએ રોજ રાતે બુલબુલ મધુર ને મીઠા ગીતો ગાય છે હો હિતાંશી જશો કોઈ સાંભળવા બુલબુલના મીઠા મીઠા ગીત તમને આ બુલબુલની વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ આવજો